એ કોરી સ્લેટ તો છે એ એનું અમુક જગ્યા હોય ને ત્યારે કહી પણ આ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સારું આ પ્રશ્ન જે હોય તે કે તારે જેટલા વાળી લાગતા હોય જગતમાં એ બધા વાળી જ કે ઓબ્જેક્શન જે જેમાં દેખાતું હોય તે બધું તે કહેવાનું તેનું ઓબ્જેક્શન તને કોઈ પણ ના તે ગમે તે આ બધાનું બધા બધા ધર્મનું વાડી કહે તો કે તે કે <laughs> હા મમ્મી કે મારા કે ગમે તે નામ બધાનું પોતાનું વિધાઉટ રિલેશન છે એવું માનવાનું નથી યાર soul I am soul okay કે હા એ નથી એટલે હું બેઠા છું ત્યારે ડાક્ટરને કેવું રાખવાનું